નિજદોષ કોઈને આપણાથી કિંચિત માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે આપણી મહી પરિણામ ઊંચા નીચા થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા આપણે એને ટેડકાવ્યો માટે આપણીએ ભૂલ કેમ દાદાને ભોગવટો નથી આવતો કારણ કે એમની એકેય ભૂલ રહી નથી આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય ને જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું આપણામાં ક્રોધ માન માયા લોભના કશાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં એટલે તેની સામે જમે કરી લેવું આપણી ભૂલ થઈ હોય તો ઉધાર થાય પણ તરત જ કેશ રોકડું પ્રતિક્રમણ કરી નાખવું આપણા થકી કોઈને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહીં રાખવું અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તો એ આપણે આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરી લેવું મન વચન કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ આપણામાં ક્રોધ માન માયા લોભના કશાયો તો ભૂલ કરાવી ઉધાર કરાવે એવો માલ છે તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું આ વેપાર પેન્ડિંગ ના રખાય આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરી ને ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે તેનું ઉપરાણું ના લેવાય આ જ્ઞાની પુરુષોની કૂંચી કહેવાય તેનાથી ગમે તેવા તાળાં ઉઘડી જાય આપણે આપણી ભૂલથી બંધાયા છીએ ભૂલ ભાંગે તો તો પરમાત્મા છીએ જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે આ ભૂલ શું કહે છે તું મને જાણ મને ઓળખ આ તો એવું છે કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા તે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાંગે પછી ઊભી ના રહે ચાલવા માંડે પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે તેથી ભૂલને ઘરમાં જમાડે